વહાલા કીર્તન પ્રેમી સજ્જનો જય સ્વામિનારાયણ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન પરમહંસોએ જે કીર્તન ગંગા વહાવી તેના આધારે અનેક લોકોના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના બીજ રોપાય અને તે એકાંતિક ધર્મ સ્વરૂપે કોઈલા ફાયલા આનંદ સંતોની કીર્તન ગંગામાંથી પ્રેરણા ઝીલીને તેમજ વર્તમાન જીવનની લોક અભિલાષાઓને પારખીને આપણા લાડીલા સંતવર્ય પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી માધવપ્રિય દાસજી સ્વામીએ પણ લોકઢાળમાં કાવ્ય કીર્તનોની અનેક રચનાઓ કરેલી છે આ પદોનો રાગઢાળ લોકભોગ્ય છે એ શબ્દોમાં ભરેલો મર્મ ઘણો ઊંડો છે અને તેમાંય આ કાવ્યોને કાઠિયાવાડી મોરલાનો કંઠ પ્રાપ્ત થયો છે ગુરુકુલ પરિવારના સભ્ય અને સંતોના સેવક એવા શ્રી શાર્દુલભાઈ આહિરના કુદરતી કંઠે આ લોક બોલીના કાવ્ય કીર્તનો સાંભળવા એ એક અણમોલ લાહવો છે એ વિવિધ તહેવારો અને ઉત્સવ પ્રસંગોને તેમજ જીવનની મસ્તીભરી અને કરુણાસભર ઘટનાઓને કીર્તનોના માધ્યમથી પૂજ્ય સ્વામીજીએ અંતરના ઊંડાણથી ઝીલી છે આ કાવ્યધારાને ગામ નારના વતની પરમ ભગવદીય શ્રી ચંદ્રકાંતભાઈ હર્ષદભાઈ જીતુભાઈ તથા ઘનશ્યામભાઈ વગેરે સ્વામી પરિવારનો સહયોગ પ્રાપ્ત થયેલ તો આવો આપણે સૌ આ કાવ્યધારાનો આસ્વાદ માણી